છિન્તા સંતાનહંતારો યત્પાદાંબુજરેણ વ સ્વીયાનામ તાન્નિજાચાર્યાન પ્રણમામિ મુહુર્મુહુર યદનુગ્રહતો જંતુ સર્વદુઃખાતિગો ભવે ભવેત્તમહં સર્વદા વંદે શ્રીમદ્વલ્લભનંદનમ અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિતમ યેન તસ્મૈ શ્રીગુરવે નમઃ नमामि हृदये शेषे लीलाक्षीराब्दिशायनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च चतुर्भिश्च चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते यश पञ्चदारदये मम ગઈકાલે આપણે ચોર્યાસી વિષ્ણુની વાર્તાના આવર્તનમાં શુદ્ધિ અશુદ્ધિ કે પવિત્ર અવતા અથવા તો સદાચાર એ વિષયના ઉપર ચર્ચા કરી હતી આજે ભગવદ આશ્રય શરણાગતિ અન્ય આશ્રય એના સંબંધમાં આપણે કેટલીક ચર્ચા કરવી જોઈએ એમાં સૌથી પહેલા એનો અર્થ શું છે શરણાગતિ કે આશ્રયનો અને એના સામે અન્યનું શરણ અથવા અન્યનો આશ્રય એનો શું મતલબ છે વાર્તા સાહિત્યમાં એના દ્રષ્ટાંતો કયા મળે છે અને આ જે સિદ્ધાંત છે એ સિદ્ધાંતને કેટલી દ્રઢતાથી આપણે પકડવું જોઈએ અને એમાં છૂટછાટનો કેટલો અવકાશ છે આ બધા પ્રશ્નો છે આના સાથે જોડાયેલા છે આ વિષય ચર્ચા માટે એટલા માટે જરૂરી છે કે આપણે જ્યારે આમ સમાજમાં જઈએ છીએ તે વખતે એ લોકો ઘણા બધા લોકોના હિન્દુ ખાસ કરીને એ હિન્દુ સમાજના લોકોના એવા જાતના રિએક્શન્સ હોય છે કે અમે બધા ભગવાનને માનીએ ભગવાન બધા સરખા અને એવા વિચારથી ગણેશજીના વિસર્જનમાં કે પ્રતિષ્ઠામાં પણ એ લોકો સામેલ થાય નવરાત્રિમાં પણ નાચે દેવીની આરાધના વ્રતો પણ કરે શિવરાત્રિ પણ ઉજવે જન્માષ્ટમી અને રામનવમી પણ માને એ ઓછું હોય તેમ સાંઈ બાબા હોય કે બજરંગદાસ બાપુ હોય કે જલારામ બાપા હોય હનુમાનજી એમ જે સંત ભક્તો થયા એમને પણ પૂજે માને આવી વસ્તુ આપણને હિન્દુ સમાજમાં જોવા મળે છે પરંતુ કોઈ મુસલમાન કે ઈસાઈ કે કોઈ પારસી અથવા જૈન એ જે વર્ગ છે સમાજનો એમાં આ જાતનું ભેળસેળિયું વલણ જોવા નથી મળતું કોઈ મુસલમાન એવો તમને નહીં મળે એટલે અપવાદ તો બધી જગ્યાએ હોય છે પણ મુસલમાનમાં એવો વર્ગ મળવો બહુ મુશ્કેલ છે કે જે પોતાની જાતને મુસલમાન કહેતો હોય અલ્લાહ કુરાન પૈગંબરને માનતો હોય એ સાથે સાથે એ નવરાત્રી પણ ઉજવતો હોય કે શિવરાત્રિના ઉપવાસ પણ રાખતો હોય નાચવા માટે નવરાત્રી ઉજવવી એ જુદી વસ્તુ છે કોઈ પણ નાખતા હોય એમાં સામેલ થઈ જવું કોઈ સરઘસ નીકળતું એની અંદર સામેલ થઈ જવું એ જુદી વસ્તુ છે પણ શ્રદ્ધા આસ્થાથી નવરાત્રી શિવરાત્રી કે ગણેશ ચૌથ કે એકાદશીનું વ્રત કરવું એવો કોઈ મુસલમાન એવો કોઈ ઈસાઈ આપણને નહીં મળે અને એ લોકો પોતાની આસ્થામાં કે પોતાના ધર્મની અંદર દ્રઢતાથી વિશ્વાસ રાખતા હોય અને આપણે જે જે હિન્દુ સમાજના લોકો ઉત્સવો કે દેવતાઓ સંબંધી કંઈ પણ વ્રત ત્યોહાર મનાવતા હોય એમાં એ ભાગ ન લે તો એમાં આપણને કંઈ ફરિયાદ પણ નથી લાગતી આપણે એમ નથી થતું કે આ લોકો કેમ સામેલ નથી થતા ઉલટાનું આપણે એમ વિચારીએ છીએ કે મુસલમાન છે તો ન જ લે ને ભાગ લે તો નવાઈ લાગે આપણને ન લે તો આપણને કઈ નવાઈ ન લાગે પણ મોટા ભાગનો જે હિન્દુ સમાજ છે એમાં જો હિન્દુ દેવી દેવતાઓ સંબંધી કોઈ ઉત્સવ વ્રત કે પૂજા હવન યજ્ઞ કે કથા એવું આયોજન હોય ને એમાં કોઈ બીજો હિન્દુ સમાજનો વ્યક્તિ ન સામેલ થાય તો લોકો થોડી ટેડી નિગાથી જુએ આ કેવા છે એટલે હિન્દુઓના માટે હિન્દુ લોકો જ એવું માને છે કે એમને કોઈ એક આસ્થા સાથે જોડાવાની જરૂર નથી બધામાં જોડાવું જોઈએ પણ એવી અપેક્ષા એ લોકોને બીજા ધર્મના લોકો સાથે માટે નથી બીજી તરફ જે લોકો નિષ્ઠાથી પોતાના ધર્મને પાળે છે જેમ કોઈ મુસલમાન છે એ સડક ઉપર બેસીને ને બપોરના સમયે નમાજ પઢતો હોય કે ટ્રેનના પેસેજમાં બેસીને નમાજ પઢતો હોય તો આપણો સમાજ છે એ એને બહુ માનથી જુએ છે કે જુઓ કેવો પાકો મુસલમાન છે પણ એવી રીતે હિન્દુ સમાજનો કોઈ વ્યક્તિ સ્કૂલમાંથી જેમ છોકરાઓ શુક્રવારના જુમાની નમાજ માટે શિક્ષકને કયા વગર ચાલ્યા જતા હોય મુસલમાનો પણ એવું હિન્દુ સમાજની અંદર મળવું મુશ્કેલ છે કે હવે મારો મધ્યાહન સંધ્યાનો સમય થયો છે હું જાઉં છું કે મારો સાયમ સંધ્યાનો સમય થયો છે એટલે હું જાઉં છું એવું હિન્દુ સમાજ કોઈ કરે તો પણ એની ટીકા ટિપ્પણી કરે એને રૂઢિવાદી કે એટલે કહેવાનો મતલબ એ છે કે આપણા સમાજમાં કોઈ વ્યક્તિ પોતાએ પોતાના ધર્મને નિષ્ઠાથી પાડવાનો પ્રયત્ન કરે તો સમાજ એના વિરુદ્ધ જાય છે એટલે સમાજનો બહુ મોટો વર્ગ એને વિરોધ કરે છે અને એની આસ્થાન તોડવાનો પ્રયાસ કરે છે એને કોઈ સપોર્ટ કરવાની વાત તો બહુ દૂરની રહી એટલે આ મુદ્દો અહીંયા એ સમજવાનો છે કે આશ્રય શરણ અન્યાશ્રય કે અન્યનું શરણ એનો સિદ્ધાંત પુષ્ટિ માર્ગનો શું છે એ એનું શું મહત્વ છે અને વાર્તા સાહિત્યમાં આપણને આ વિષયમાં શું દૃષ્ટિ મળે છે કે સમજ મળે છે એ વિચારવાનું છે હવે તમે જે લોકો ભાગ લો છો એમને આ મુદ્દો જેવી રીતે પણ સમજાય અને જેમ તમને કેવું હોય તે કહી શકો છો પણ પ્રસંગના દૃષ્ટાંત સાથે કહેશો તો વધારે સારી વાત છે ચોરાથી કે બીજા પણ ચાલશે નહીં ત્યારે વાર્તા સાથે જોડેલી અને તો એટલે કોઈ બીજા દેવતા આપણે એકને પૂજીએ છીએ તો આપણે એકને જ પકડીને આગળ વધીએ તો અને બીજાને આપણે લઈએ તો હા બીજો કોઈ પ્રયાસ કરો વિચારો ત્યાં સુધી તમે પેલા શું કહેવા માંગો છો એ નક્કી કરો મને એવું લાગે છે આશ્રય એટલે આધાર એટલે આપણે જેમ વૈષ્ણવ વૈષ્ણવ હોય પુષ્ટિ માર્ગનો એને ઠાકોરજીમાં આશ્રય રાખવો જોઈએ એટલે ઠાકોરજી મારા બધું કરે છે ઠાકોરજી ઉપર આખો આશ્રય રાખવો જોઈએ જે ઠાકોરજી કરશે સારું કરશે એમાં પછી એક પ્રભુદાસ ભાટજીની જેમ વાર્તાજીમાં આવે છે જ્યારે એમને અનુસંધાન થાય છે કે એમની દેહ છૂટવાની છે તો ત્યારે એના સમાજવાળા બધા એમને પ્રચોદક તીર્થ લઈ જાય છે તો પણ પ્રભુદાસ ભાટજી કહે છે કે મને તો ઠાકોરજીના ચરણામૃતનો જ આશ્રય છે એટલે હું ઠાકોરજીના ચરણામૃતમાં જઈને મારી દેહ છોડી એટલે પ્રચોદક તીર્થમાં બધા સમાજવાળા ઘણા દિવસો સુધી રહે છે પણ એમની દેહ છૂટતી નથી પણ જેમ ત્યાં પાછા ઠાકોરજીના ત્યાં સેવામાં ત્યાં આવે છે એટલે ચરણામૃતમાં ત્યાં પછી પોતાની દેહ છોડી છે એવી રીતે પ્રભુદાસ પ્રભુદાસ ભાટની એવો આશ્રય હતો ઠાકોરજીમાં એક દ્રષ્ટાંત મને આશ્રય ન મળ્યો બહુ સારી વાત છે જે જે કે આપણે કોઈના શરણમાં રહીને આપણે એના આશ્રિત થઈ ગયા છે એના શરણમાં એટલે એને આશ્રય કહેવાય અને અન્યાશ્રય એટલે આપણે એનું આશ્રય લઈને પણ આપણે બીજાનું આશ્રય પણ લઈએ એને અન્યાશ્રય કહેવાય જે તે જે જે કૃષ્ણદાસની વાર્તામાં હતા પેલા બંગાળીઓ જે એમની જે શિખા એમાં જે દેવી સ્વરૂપ હતા તો એને પણ ભોગ ધરાવતા હતા શ્રી ગોવર્ધનના દર જોડે તો એને આમાંથી એવું દ્રષ્ટાંત છે જે અચ્છા આ દ્રષ્ટાંત તેના માટે આપ્યું અન્યાશ્રયના દ્રષ્ટાંત માટે આપ્યું જી જય જય અચ્છા એમાં શું વાંધો એવું કરે તો એમાં શું વાંધો જે જે કે શ્રી ગોવર્ધનધર નું ભોગ ધર્યો છે તો શિખામાંથી એટલે જે દેવી સ્વરૂપ પધારે છે એમને પણ સાથે ભોગ ધરાય તો એને તો અન્યાશ્રય જ કહેવાય જે છે પણ એ તો પુષ્ટિ માર્ગી હતા ને એ તો બધા અન્ય સંપ્રદાયના હતા તો એ નિયમ એમના ઉપર થોડો લાગુ પડે પણ એમણે શ્રી ગોવર્ધનનાથજી સ્વીકારી હતી એટલે આનો આશય શું છે કે ઠાકોરજીને એ ન ગમ્યું કે મારી સાથે કોઈ અન્ય દેવી દેવતા બેસી અને ભોગ આરોગે એ ને મંજૂર ન હતું સમજમાં આવ્યું ઠીક છે એમાં એમને અન્યાશ્રયનો દોષ એમના ઉપર ન હતો કેમ કે એ પોતે પુષ્ટિમાર્ગના સિદ્ધાંતને એમણે પોતાનો સિદ્ધાંત માન્યો હોય એ મહાપ્રભુજીને ગુરુ માન્યા કહી શકાય પણ એ સંપ્રદાય એમનો ન હોય તો એ નિયમ એમને લાગુ પણ નથી પડતો પણ એ ભલે જે હોય પણ ઠાકોરજીને ન ગમ્યું એ એક આમાં ધ્યાનમાં લેવાની વસ્તુ છે પણ તે વાત સાચી કહી કે આપણે જે શરણનો મતલબ જો ધ્યાનથી સમજી લો શરણ એટલે આશ્રયનું સ્થાન જગ્યા અથવા રક્ષણ કરનાર એને શરણ કહેવાય છે શરણમ ગ્રહ રક્ષિત્રો એમ કહેવાય શરણ એટલે ઘર એટલે જ્યાં આપણે આશ્રિત રહીએ જ્યાં આપણે સુરક્ષાનો અનુભવ કરીએ સલામતીનો અનુભવ કરીએ એ શરણ કહેવાય ઘરને અને રક્ષક રક્ષણ કરનારો તો શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ મારું શરણ છે એટલે શિક્ષક શ્રી કૃષ્ણ મારા રક્ષણ કરનારા છે હે શ્રી કૃષ્ણ આપ મારા રક્ષક છો અથવા શ્રી કૃષ્ણના ચરણમાં આપણે બેસીએ તો જેમ ઘરમાં આપણે નિર્ભય અનુભવ કરીએ છીએ એમ ઠાકોરજીના ચરણારીમાં પણ આપણને કોઈ પણ પ્રકારનો ભય રહે નહીં આ શરણનો મતલબ થયો શરણનો મતલબ હર એ રક્ષણ કરનાર સમજમાં આવ્યું હવે પ્રભુદાસ ભાટના પ્રસંગમાં જે કહ્યું આદિત્ય ચરણનો મતલબ આપણે એક તો સ્પષ્ટ સમજ્યા કે શબ્દનો મતલબ શું છે અને એ શબ્દ આપણે કોના માટે વાપરીએ છીએ એ પણ બહુ સ્પષ્ટ છે અષ્ટાક્ષર મંત્રથી કે કૃષ્ણ જ આપણા રક્ષક છે કૃષ્ણ જ આપણો વિસામો છે એટલે કૃષ્ણ સિવાય બીજું કઈ પણ હોય એના ઉપર જો આપણે આપણા રક્ષક હોવાનો ભાવ રાખીએ તો એ અન્ય આશ્રય કહેવાય કૃષ્ણ સિવાય કોઈ દેવી દેવતા હોય તો એનો આશ્રય પણ અન્ય આશ્રય કહેવાય એનું શરણ પણ અન્ય આશ્રય કહેવાય પ્રભુદાસ ભાટ ને તીર્થમાં લઈ ગયા તીર્થ એ સ્થાન છે કૃષ્ણાશ્રયમાં તીર્થને દ્રવ્યરૂપ પણ માન્યું છે તો પ્રભુદાસ ભાટે કહ્યું કે હું મારા ઘરે ઠાકોરજી બિરાજે છે એમનો આશ્રય છોડાવીને તમે મને તીર્થમાં લઈ આવ્યા છો કે હું અહીંયા મરું તો મારો ઉદ્ધાર થાય તો તમે મને અહીંયા કેટલો સમય રાખશો હું નહીં જ મરું અહીંયા તો બીમાર હતા ખાટલા ઉપર ઉપાડીને લઈને આવ્યા હડતા ફરતા થઈ ગયા ત્યાં બધા કંટાળીને એમને ફરી પાછા ઘરે ગઈ લઈ ગયા પછી એમને પોતાના ઠાકોરજીની બીજા વૈષ્ણવને ત્યાં પધરાવ્યા જ્યાં ઠાકોરજી સુખથી બિરાજે તે પછી એમણે દોઈ છોડી તો શ્રી ઠાકોરજીના સ્થાને અગર કોઈ વ્યક્તિ કોઈ સ્થાનનો આશ્રય કરે તીર્થનો તો એ સ્થાનનો આશ્રય પણ અન્ય આશ્રય ગણાય તે જ રીતે શ્રી કૃષ્ણ સિવાય કોઈ કાલનો આશ્રય કરે કોઈ કાલનો આશ્રય પણ અન્ય આશ્રય છે કોઈ વ્યક્તિનો આશ્રય કરે કે મારો ઉદ્ધાર તો આનાથી જ થશે આજ મારા બધા દુઃખો દૂર કરશે આજ મને વો લોકધામની પ્રાપ્તિ કરાવશે કે મોક્ષ અપાવશે એ વ્યક્તિનો આશ્રય પણ અન્ય આશ્રય ગણાય કોઈ મંત્રનો આશ્રય કરે તો એ પણ અન્ય આશ્રય કૃષ્ણાશ્રયના અંદર આરંભમાં શ્રી મહાપ્રભુજીએ જેટલા પણ ગણાવ્યા છે દેશ કાલ દ્રવ્ય કરતા મંત્ર કર્મ એટલે કોઈ યજ્ઞ વગેરે કર્મના દ્વારા પોતાનો ઉદ્ધાર થશે એવું વિચારે તો એ પણ એનું અન્ય આશ્રય ગણાશે તે જ રીતે જ્ઞાન માર્ગ કર્મ માર્ગ કે ઉપાસના માર્ગ આમ કહેલા જે શાસ્ત્રમાં કહેલા ઉદ્ધારના ઉપાયો છે એનો આશ્રય કરે તો એ પણ અન્ય આશ્રય કહેવાય અને આ બધા ઉપાયોથી મળતા જે ફળ છે લૌકિક કે પારલૌકિક એ ફલની આસક્તિ રાખે તો એ અન્યાશ્રય ન કહેવાય પણ એને અન્યાસક્તિ કહેવાય કૃષ્ણરૂપ ફલ એ એની જ આપણા અંદર ચાહના હોવી જોઈએ ફલના રૂપમાં અન્ય કોઈ ફલની આસક્ત આસક્તિ કે ચાહના આપણા મનમાં ન હોવી જોઈએ જો એવું છે તો આપણે અન્ય આસક્ત નથી કૃષ્ણ જ આપણો આસક્તિનો વિષય છે તો હવે ધ્યાનથી સમજવાનું એ છે કે અન્યાશ્રયનો મતલબ શું થયો કે કૃષ્ણ સિવાય કોઈ સ્થાન કોઈ કાલ કોઈ મંત્ર કોઈ વ્યક્તિ કે કોઈ વસ્તુ કે કોઈ યજ્ઞ વગેરે કર્મ કે કોઈ એવી સાધના આ બધું કૃષ્ણ સિવાયનું જે છે તે બધું અન્યાશ્રય કહેવાય એટલે અન્યાશ્રયનો મતલબ કેવલ કોઈ અન્ય દેવનું આશ્રય એ જ અન્યાશ્રય એમ નહીં આ તમામ વસ્તુ આપણે એની અંદર ગણી લેવાય એટલે જ એક સુભાવન બાવન વૈષ્ણવની વાર્તામાં આવે છે ડોકરીનો પ્રસંગ કે સરકારી ઓફિસર એને ત્યાં આવ્યો એની જમીનની માપણી માટે અને એની જમીન થોડી વધારે માપી દીધી એના હક કરતા તો એણે એ ઓફિસરને એમ કહ્યું કે પૂત તેને મોકો જીવાઈ તે મને જીવાડી દીધી બચાવી દીધી તો આવું એના મોઢામાંથી નીકળ્યું એની સાથે એના બિરાજતા ઘરમાં ઠાકોરજી અંતર ધ્યાન થઈ ગયા એનું ઘર છોડીને પધારી ગયા તો આમાં તો કોઈ દેવી દેવતાનો પ્રશ્ન હતો નહીં કે તીર્થ મંત્ર કર્મ કઈ નહીં હતું પણ કોઈને જીવાડવું કે મારવું એ તો ભગવાનના અધિકારનો ક્ષેત્ર છે અને એવું એ વ્યક્તિ જે સરકારી ઓફિસર હતો એના માટે એને એવો ભાવ એના મનમાં જાગ્યો તો પછી ઠાકોરજીના મનમાં થયું કે હવે જ્યારે એ ઓલા સરકારી ઓફિસરને મારા જેવું માની રહી છે તો મારે અહીંયા એની પાસે બેસવાની શું જરૂર છે તો વ્યક્તિનો આશ્રય પણ અન્ય આશ્રય છે એમ સમજવું જોઈએ સમજમાં આવ્યું તો હવે આ આશ્રય અને અન્ય આશ્રયનો મતલબ છે એક વર્યો ગોપીજન વલ્લભ નહીં સ્વામી મારે બીજો રે એ જે દયારામભાઈ ગાય છે ને કે આમાં આપણું તો એકમાત્ર શ્રી કૃષ્ણ છે શ્રી કૃષ્ણ સિવાય બીજો કોઈ આપણો સ્વામી નહીં આ વાતની આપણા અંદર દ્રઢતા હોવી જોઈએ હવે આપણે બીજા પ્રસંગો તમને કોઈને સૂચતા હોય તો બોલો તમને કઈ કેવું હતું ને હેલો તીર્થ જે જે એટલે એટલે મને એવું લાગે છે કે આશ્રય એટલે એટલે કોઈ આપણે એટલે ખાલી આપણે ભગવાનમાં જ આસક્તિ રાખીએ એટલે કોઈ બીજું માણસ કે કશું પણ નહીં દેવી દેવતાઓ કોઈ પણ નહીં એને આપણે એટલે ખાલી કૃષ્ણમાં જ આશક્તિ રાખવી જોઈએ એટલે એને આશ્રય અને એના ઉદાહરણ એ મેં સ્પષ્ટ કરી હમણાં એટલે હવે એ રીતે તું સમજ એને આશ્રય અને આસક્તિ જુદી વસ્તુ છે જી જે મતલબ છે રક્ષણ કરનાર ઘરના માટે આપણે આશ્રય શબ્દ વાપરીએ છીએ અને આપણું જે ભરણ પોષણ રક્ષણ કરે છે એના માટે આપણે રક્ષક શબ્દનો કે શરણ શબ્દ નો પ્રયોગ થાય છે પ્રભુ આપણો આશરો પણ છે અને પ્રભુ આપણા રક્ષક પણ છે તો કૃષ્ણનો આશ્રય કૃષ્ણનું શરણ આ આપણો સિદ્ધાંત છે આસક્તિ જે છે એ ફળના વિષયમાં હોય છે કે તમે કોઈ પ્રયત્ન કરો અને એના અંતે તમને જે વસ્તુ મળવાની મેળવવાની ઈચ્છા હોય એ પરિણામ કે રિવોર્ડ કે પ્રાઇઝ કે ગિફ્ટ કે ફળ શા માટે કોઈ વ્યક્તિ આ કામ કરી રહ્યો છે એ શા માટેનો જે ઉત્તર છે એ ફલના રૂપમાં આવે છે કે ભાઈ હું આમ મેળવવા માટે આ કામ કરી રહ્યો છું તો કૃષ્ણ કે કૃષ્ણની ભક્તિ સિવાય બીજા કોઈ ફળ માટેની આપણી આસક્તિ હોય એટલે આસક્તિ એટલે ચાહના તો એને અન્ય આસક્તિ કહેવાય એ ભક્તિ માર્ગમાં એ પણ દોષ છે કૃષ્ણ કે કૃષ્ણ ભક્તિથી મૂકીને તે સિવાય કોઈ વસ્તુમાં આપણી આસક્તિ જોડાયેલી છે કે એ વિષયની ચાહ ચાહના આપણા અંદર છે તો એ ભક્તિ માર્ગમાં સારી વાત નથી આસક્તિ જુદી વસ્તુ છે શરણ અને આશ્રય જુદી વસ્તુ છે જી જે અને જે જે આશ્રયના એ ઉદાહરણ છે કે પુરુષોત્તમ દાસ શેઠજી જયારે એટલે એ અને એક એમના જોડે એક બ્રાહ્મણ જયારે એ ગયેલા એટલે તીર્થમાં એટલે નદી કિનારે ત્યારે એક ત્યારે શ્રી ઠાકોરજી વૈષ્ણવના રૂપે આવેલા ત્યારે એમણે એક મણી મણી લઈને આવેલા તો પછી એમને બ્રાહ્મણને ઉઠાવ્યા અને કીધું કે તમને આ મણી જોઈએ છે એટલે એમ એમાંથી બહુ બધા રૂપિયા લેવાય છે એટલે તો પછી બ્રાહ્મણે કીધું કે મને તો આની કઈ જરૂર નથી આ પુરુષોત્તમદાસ શેઠ તો ગૃહસ્થ છે એમને આપો એટલે એમનું જોઈતું હશે તો પછી એમને કીધું કે એમને ઉઠાડો તો ત્યારે પુરુષોત્તમ દાસજીએ કીધું કે મને પણ નથી જોઈતું કારણ કે એટલે મને જ એટલે પછી જ્યારે ઠાકોરજી જતા રહ્યા મણી લઈને ત્યારે પછી બ્રાહ્મણે કીધું કે તમે કેમ ન લીધું ત્યારે પુરુષોત્તમ દાસે કીધું કે જ્યારે મને તમને જ્યારે એક શેર ચૂન આપશે તો મને પણ દસ શેર ચૂન આપશે એટલે એમને ખાલી ભગવાન પર એટલે આશ્રય રાખ્યો અને બીજું ઉદાહરણ એ છે કે જ્યારે સુરદાસજી જ્યારે એટલે એમને બધું જ ઘર છોડીને ખાલી એક લાકડી લઈને એ એટલે વનમાં પધારેલા એટલે એમને એવું થતું કે મને કૃષ્ણ મારી એટલે મને સંભાળી લેશે એટલે ખાલી એમને એક લાકડી લઈને જ પધારેલા હા સારી વાત કરી હો એટલે પુરુષોત્તમ દાસજીએ જયારે એમ કહ્યું કે બ્રાહ્મણ બાવરે જો આમ તને જગદીશ તને એક શેર ચૂન આપે છે તો શું મને દસ શેર નહીં આપે કે હું ઠાકોરજીનો આશ્રય છોડીને આ મણીનો આશ્રય કરું તો મણીનો જે આશ્રય છે એ મણી કોઈ દેવતા નથી મણી કોઈ તીર્થ નથી મણી કોઈ કર્મ પણ નથી મંત્ર પણ નથી વ્યક્તિ પણ નથી તો શું છે મણી એક દ્રવ્ય છે વસ્તુ છે એટલે કોઈ વસ્તુનો આશ્રય પણ પુષ્ટિમાર્ગમાં અન્ય આશ્રય મનાય છે અને એ જ કારણે આપણે ત્યાં જે લોકો ઘણા લોકો ગ્રહદોષને નું નિવારણ કરવા માટે અલગ અલગ જાતના રત્નો કે વીટીઓ કે રુદ્રાક્ષ કે આવી બધી વસ્તુઓ ધારણ કરતા હોય છે જ્યોતિષ કહે કે ભાઈ તમારો આવો સ્વભાવ છે તો તમે મોતી પહેરો કોઈને એમ કહે કે ભાઈ તમે આવો છે તો તમે આ ફલાણો જાતનો નંગ પહેરો તો આ બધી વસ્તુઓ પુષ્ટિ માર્ગમાં અન્ય આશ્રય છે ઠાકોરજીનો આશ્રય આપણે રાખવો જોઈએ ઠાકોરજી જે કરે તે સાચું બીજા ભૌતિક ઉપાય આપણે કરી શકીએ કોઈ પણ કન્સલ્ટેશન કરી શકીએ કોઈ મનોચિકિત્સકને બતાવી શકીએ પણ આ જાતના તંત્ર મંત્રમાં કે જ્યોતિષીઓના ચક્કરમાં નહીં પડવું જોઈએ કે એમણે કંઈ પણ આવું કહ્યું હોય તો એ ઉપાયો પણ ખોટી માર્ગીથી ન થઈ શકે જી દાદા જે જે મને આમાંથી એટલે આશ્રય અન્યાશ્રય નું બીજું એક ઉદાહરણ મળ્યું છે કે દામોદરદાસ સંભળવારની વાર્તામાં કે હા એમાં હોય છે કે જ્યારે એમને છોકરું થાય છે ત્યારે એક જ્યોતિષ પાસે એ શ્રી આચાર્યજી પાસે પહેલાં જાય અને પૂછે કે મને છોકરો થશે કે છોકરી ત્યારે છોકરો થશે તો પછી પણ એ ચેક કરવા માટે એક જ્યોતિષ પાસે ગયા હતા તો પછી એમને પછી શ્રી આચાર્યજી એમને શ્રાપ આપ્યું હતું સાચી વાત એટલે એમનો આશ્રય એમનો વિશ્વાસ મહાપ્રભુજીના વચન ઉપર ઓછો જણાયો કે જે કારણે એમણે બીજા પાસેથી એને એશ્યોર કરાવવા માટેનો પ્રયાસ કર્યો એમના પત્નીએ એ અનુચિત થયું એમના માટે સાચી વાત છે બહુ સારી વાત છે યાદ અપાવી મને જે મને આશ્રય માંથી વાત આવે છે ગુલામ કે જે જે ગુલામ મિશ્રનો પણ એક પ્રસંગ એવો હોય છે ને કે એટલે જ્યારે એ ભણવા આગળ મોટા કાશી ભણવા જાય ત્યાંના મોટા પંડિત એમને કહે છે કે એટલે એમને ખબર પડે કે ઘણા ડોબા છે બુલા મિશ્રા એમના એમના ભાગ્યમાં સરસ્વતીજીએ વિદ્યા લખી નથી એટલે એવું પંડિત બુલા ગુલામ ને કે છે કે તમારા ભાગ્યમાં સરસ્વતી દેવીએ વિદ્યા લખી નથી તેથી પછી એમને ખબર પડે છે કે વિદ્યા ખાલી આપણે સરસ્વતી દેવી જ આપી શકે છે એટલે એ પહેલાં સરસ્વતી દેવીને પૂજે છે તે પછી જ્યારે સરસ્વતી દેવી નીચે આવે છે અને એમને કહે છે કે શ્રી ઠાકોરજીએ મને નથી કીધું કે તમારા તમારી તમારા નસીબમાં બુદ્ધિ આપે તેથી તમે એટલે એટલે પછી તે પછી બુલા મિશ્ર સરસ્વતી દેવીજીને છોડીને શ્રી કૃષ્ણ ભગવાનનો આશ્રય કરે છે એમનો એમના પર ઉપવાસ રાખે છે બે ત્રણ દિવસ કશું ખાતા પણ નથી પછી તે માટે શ્રી શ્રી કૃષ્ણ ઠાકોરજી પાછા નીચે પધારીને પછી એમને કહે છે કે મારા માથે તું મરીશ નહીં ને તું સમજાવે છે એટલે જે છે આપણે હંમેશા શ્રી નો જ આશ્રય કરવો જોઈએ સાચી વાત છે અને જે છે બીજો પણ એક પ્રસંગ છે કે જ્યારે એક વૃદ્ધ સ્ત્રી એટલે મરવાની હોય છે તો પછી એ ઘણા બધા દેવા દેવો અને દેવીઓને યાદ કરતી જેમ કે એટલે એ પહેલા શ્રી ગણેશનું નામ લે તો પછી શ્રી ગણેશજી ઉપરથી એમને બચાવ આવે તો તે પછી બીજા દેવનું નામ આપે તો પછી એ ઉભા રહી બીજા દેવ આવે તેમાં ત્રીજા દેવનું નામ લે એવી રીતે ઘણા દેવોનું એટલે તે રીતે પછી જ્યારે નદીમાં હતા તો પછી નદીમાં જતા રહ્યા અને પછી એ મરી ગયા એટલે હંમેશા આપણે એક જ ભગવાનનો આશ્રય કરવો જોઈએ સાચી વાત બહુ સારા દ્રષ્ટાંત આપ્યા જીજી મને મને એવું લાગે છે કે આમાં આપણે એક એક વૈષ્ણવ હતા એટલે એમના ઘરવાળાએ કીધું કે અમે તમને મારી નાખીશું ને બધું કહેતા હતા કે તમે વૈષ્ણવ કેવી રીતે બન્યા કંઠી તમે કેમ પહેરી તો એ બે સ્ત્રી પુરુષ એવું કહ્યું કે તમે એમને મારી નાખશો તો ચાલશે પણ કંઠીનું એમને એટલું માન હતું એટલે એમને એટલો ધડ આશ્રય હતો ઠાકોરજીની એ નામ દીક્ષા ઉપર એટલે એટલો દ્રઢ આશ્રય આપણે રાખવો જોઈએ સાચી વાત એમાં એવું હતું કે બંનેની માતાઓએ એમ કહ્યું હતું કે જો તમે કંઠી ઉતારો તો અમે બંને કુવામાં પડીને મરી જઈશું તો એ બંને સ્ત્રી પુરુષોએ પોતાના ધર્મનો આગ્રહ રાખ્યો પુષ્ટિ માર્ગ ન છોડ્યો પણ પેલી બંનેની માતાઓ છે એમણે પોતાનું એમણે પણ પોતાનું વચન પાડ્યું અને બંને કુવામાં પડીને મરી ગઈ તો એ માર્ગમાં દ્રઢતા એમની હતી એનું આ દ્રષ્ટાંત છે સાચી વાત આગળ કરો કોઈ મને પણ આશ્રય નું કેવું છે કે રામદાસ ચૌહાણ હતા તે નાની માં જ તેને એટલો બધો ઠાકોરજી પ્રત્યે એટલો બધો આશ્રય હતો કે એના પિતા એ કીધું કે આપણે ને એમ કે તું નમસ્કાર કર નતા એમ કે આપણે આપણે ખાશું કેવી રીતે તો પણ રામદાસ ચૌહાણે એમ જ કીધું કે આખા જગત નો પાળનાર થોડો રાજા છે એ તો ઠાકોરજી છે કે તમે મૂર્ખ છો તો પછી ન માન્યા તો પછી રાજાએ તેના બે ચાર માણસોને મોકલા ને પછી તેને બોલાવ્યા પછી રાજાએ તેને બહુ બીવડાવ્યો ખાવાનું ન દીધું માર્યો પણ છતાં પણ રામદાસે એટલે એવી નાની ઉંમરમાં પણ ઠાકોરજીનો આશ્રય છોડ્યો નહીં પણ એ પ્રણામ ન કર્યા રાજાને એટલે ઠાકોરજીનો નામ લીધું એને સાચી વાત છે અને જે જે શરણ માં એવા તો ઓલે વિષ્ણુદાસ નો ત્યારે વિષ્ણુદાસ સીપા આચાર્યજી પાસે આવ્યા અને કીધું કે મને હવે આપ શરણે લો તો પછી ત્યારે આચાર્યજી કીધું કે તમે શરણ આવીને શું કરશો તમે તો આખો જે છાપવાનું જ કામ કરશો તો પછી તમે આ બધી રીત ને બધું કેવી રીતે જાણશો તો પછી તે તેણે કીધું વિષ્ણુદાસજી પાસે કે હવે આપનો સેવક થઈ ગયો છું એટલે એ શરણે આવી ગયા નંદિની સારું તો તમે લોકોએ સારી ચર્ચા કરી આપણે ચર્ચા કરીશું